પડે કર્મ ભોગવતા અને કર્મ પહોંચવા બંધન થાય કર્મ ભોગવતી કરશો મોક્ષ થાય એવો રસ્તો છે એવો રસ્તો છે કે કર્મ ભોગવતા મોક્ષ થાય અને કર્મ બહતી વખતે મોક્ષ ના થાય કારણ બધે તે માટે ફળ ખાવા એવું પડે હું રતિવાર છું તો હજી કર્મ બધે જય સત્ય આવો પછી અમારે કર્મ બાંધવાનું ક્યાં રહે છે રતિભાઈ કે છે હા હા બરોબર અમારા કયા પ્રમાણે તમે ચાલો તેની જોખમદારી બધી અમારી અમારી આજ્ઞા પ્રમાણે ચાલો થોડું ઓછું ચલાચર હોતો નથી એવું એવું તમને ટકાય નહીં કે તમે કોઈ કોઈ પાડી નથી માટે એવું ગભરાવા માટે નથી આવ્યો અમારા કયા પ્રમાણે ચાલો મૂળ ચાલો ન ચલાય તે ચલાવી લઈ પણ તમે તમારે હૃદય ચુકાવશો નહીં શું કહ્યું તમે ચાલશે એવું ના કરશો તમે ના થાય તો ચલાવી લઈશ મોક્ષ તો જ્ઞાની પુરુષ ની અથેળી મત છે જેને જે છે મળે જયારે અંદર બેવી છે જ્ઞાની પુરુષ ની અથેળી મત પોતે મુક્ત થઈને બેઠા છે અને મોક્ષ નું દાન આપવા માટે આવ્યા છે કિરીટાઈ મોક્ષ જોઈએ છે લગ્ન કર્યું નથી લગ્ન સ્વાદે ચાખ્યો નથી લકડના લાડુ તબિયત હારી થઈ ગઈ સારું હરિભાઈ પૂછે છે કે આ મનુષ્ય નીચ માં જાય ખરો મનુષ્ય હા મનુષ્ય તો દેવમાં મોટા મોટો દેવ થઈ ઉભો આ દુનિયાના ટોપમાં દેવ થઈ ઉભો અને નીચે રીતે કેવી નીચે રીતે ઘૃણાજનક એની મજા આવે કેવું ઘૃણા આવે બધું કર્મ બળ ઉપર આધારિત કે પૂર્વ સંચિત સંસ્કારો ઉપર આધારિત આ બધું કર્મ બળ પર આધારિત છે કે પૂર્વ ભોગના સંચિત કર્મો ઉપર આધારિત છે એ બધા એવું છે ને કર્મ ને સમજવાની જરૂર છે સંચિત કરવો છે ને સંચિત કર્મો ના સંસ્કાર એમ કે છે સંસ્કાર એમ હા એટલે સંચિત કર્મો એ બોધી જ છે અને આ બધી ઇફેક્ટ છે સંચિત કર્મ શું ક્રિયમાન કર્મ એ સંચિત કર્મ એ ઇફેક્ટ છે અને ઇફેક્ટ નું ફળ મલ તરત જ મળે અને સંચિત કર્મ નું ફળ બધા હાથ પવન પછી ફરી પકવ થાય ત્યારે આપના પ્રવચનમાં આવવાનું આમંત્રણ તો મને લગભગ પાંચ છ વર્ષ પહેલા મળી ગયેલું પણ મને લાગે છે કે એ વખતે સંચિત કર્મ નો ઉદય આ છેલ્લા અઠવાડિયાથી થયો છે જેથી કરીને હું આવી શક્યો બાકી અમને ભાઈ પ્રદીપ ઘણી વાર કહેતા હતા કે પ્રવચનમાં આપ આવજો પણ અમને થયું કે આજે કઈ ઉંમર છે પ્રવચન કરવા જેવી એટલે જેમ મને તેમ ઠોકર લગાવી દેતા હતા સત્ય હકીકત કે ભાઈ આ સત્સંગ કરવાનો સમય નથી એમ કે છે આપના સત્સંગમાં આવવા માટે હા એ વાત સાચી છે સંચિત કર્મ આ ફળ છે સંચિત કર્મ ફળ આપતી વખતે સંચિત ના કહેવાય ફળ આપતી વખતે પ્રાર્થ કર્મ કહેવાય એના એક સંચિત કર્મ જયારે ફળ આપવા તૈયાર થાય ત્યારે એ પ્રાર્થ કર્મ કહેવાય સંચિત એટલે પેટીમાં મૂકેલી છોકરીઓ જે છોકરી બહાર કાઢી એટલે પ્રાર્થ એનો અર્થ શું કે જે ફળ આપવા સન્મુખ થયું એ પ્રાર્થ અને ફળ આપવા સન્મુખ નહીં થયું હજુ તો કેટલાય કાળ એ સંચિત બધા સંચિત બધા પડી ધીમે ધીમે કે આવતો જાય અને ક્રિયામાં આંખે દેખાય છે પાંચ ઇન્દ્રિય અનુભવમાં આવે છે ક્રિયામાં એટલે ત્રણ રીતે ઓળખાય કર્મ ક્રિયામાં દેખાય લોકોને આંખે ઇન્દ્રિયથી અનુભવમાં આવે લોકો કે જો મને બે ધોલ મારી દીધી ધોલ મારનારને દેખે ધોલ ને દેખે આ ક્રિયામાન કરી કેવું દેખાય ક્રિયામાન કર્મ એટલે શું ફળ આપવા જે સન્મુખ થયું તે આ ફળ બીજું ફળ નહીં આ ફળ પેલા ફળ એવું આપ્યું તો પેલા બે ધોળ આપી દીધી પેલા અને પેલા ફળ આપ્યું પેલા બે ધોળો ખાધી હવે આ જે ધોળો ખાધી તે આપણા લોકો શું કે ક્રિયામાન નું ફળ મળવું જોઈએ ક્રિયામાં નું ફળ તો પેલો દોર મારે એટલે પછી મનમારી રાખે કે હા મારા રાખવા આવે એટલે પછી પાછું એનું આપે બદલો બદલો અને પછી નવા પાસે બીજ પર જાય નવા બીજ તો રાખતો જ જાય છે બાકી સંચિત એકલા તો એને ફરી સ્ટોકમાં રહેલો માલ સ્ટોકમાં રહેલો કિરીટભાઈ પૂછે છે કે સંચિત પાપ કર્મ ને કઈ ઓછા કરવાનો ઉપાય કરો જેવી રીતના સંચિત પુણ્ય કર્મ માનવ ભોગવે છે એવી રીતના સંચિત પાપ કર્મ હોય તે પણ પાપ નું દુઃખ માનવે ભોગવવું પડે છે કે પછી આમ નેટ રિઝલ્ટ આવે છે એમ કે છે કે જેવી રીતે સંચિત પુણ્ય નું કર્મ માણસ ને ભોગવવું પડે છે એવી રીતે સંચિત પાપ પાપ કરવાનું ફળ પણ માણસ ને ભોગવવું પડે કે પછી કઈ નેટ રિઝલ્ટ આવે એમ એટલે પ્લસ માઇનસ થઈ જાય પાપ કર્મ અને પુણ્ય કર્મ નું પ્લસ માઇનસ નેટ માં પ્લસ માઇનસ ના થાય પણ એને ઓછા કરી શકાય પ્લસ માઇનસ તો આ દુનિયા છે જ કાયદો જ નથી નહીં તો લોકો અક્કલ વાળા જ લાભ ઉઠાઈ જતા કારણ હોવા પૂર કરે અને દર પાપ કરે દર પાપ કે મારા દેવ જમે કરજે કે આ તો કદાચ હોવા કોઈ બગડી સાહેબ આવું કરો તમે ભાગ કે નાખો આ પોઈન્ટ મફત માં વપરી જાય ને લગન બેઠો છે આવો સાહેબ આવો ને બધા બધા બહુ આપે માન એ કેટલું માન જમો તમે વપરી જાય વપરી જાય એના કરતા ઓછું ભાઈ વાત તો કરે બહુ પાકા અને પુરસાર્થ વસ્તુ છે આ ક્રિયામાન તો પ્રાર્થ નું રિઝલ્ટ છે પ્રાર્થ નું ફળ છે કિરીટભાઈ પૂછે છે કે પુરુષાર્થ ને આપ કર્મયોગ કહો છો પુરુષાર્થ ને આપ કર્મયોગ કહો છો પુરુષાર્થ ને કર્મયોગ કહી શકાય કે પુરુષાર્થ ને કર્મયોગ કહી શકાય કર્મયોગ સમજવો જોઈએ કર્મયોગ જે ભગવાને લખ્યો કર્મયોગ અને તમે જેને કર્મયોગ કરો છો એમાં આકાશ પાત્ર જેટલો ફેર પુરુષાર્થ એટલે કર્મયોગ કરો પણ કર્મયોગ કેવો ઓન પેપર યોજના યોજના એ કર્મયોગ કહેવાય એનું ફળ એ કર્મયોગ જે થયો એ પછી હિસાબ પડ્યો એ સંચિત કહેવાય અને સંચિત છે તે એ યોજનામાં જ છે પણ જયારે ફળ આપવા સન્મુખ થાય ત્યારે પ્રાર્થ કહેવાય અને પ્રાર્થ ફળ આપે ત્યારે ક્રિયામાન ઉભો થાય પૂર્ણ સારું હોય ક્રિયામાન સારું થાય પૂર્ણ પાપ હોય તો ક્રિયામાન અવરો થાય પછી કોણ છે દિલીપભાઈ આત્મા એક છે કે અનેક બીજો પ્રશ્ન મોક્ષ પામેલો આત્મા ક્યાં રહે છે બીજો પ્રશ્ન ભગવાન સર્વ વ્યાપક છે તો જળ વસ્તુમાં પણ ખરો અને ચોથો પ્રશ્ન જળ ચેતન નો તફાવત કેશો સોનાની લગડીઓ જોયેલી લગડીઓ લગડીઓ આવે સોનાની પાંચ પાંચ તોલાની દસ દસ જોઈ જોયેલી નહીં એક કહેવાય નહી એવો આત્મા એક અનેક છે શું છે પછી બીજો પ્રશ્ન મોક્ષ પામેલો આત્મા ક્યાં રહ્યા છે ચિત્ત ગતિ છે ત્યાં અનંતા જીવો મોક્ષ પામેલા છે સિદ્ધ ક્ષેત્ર છે સિદ્ધ ગતિ ને પામે ત્યારે સિદ્ધ ક્ષેત્ર માં જાય ત્યાં એ લોકો હું પૂછું કશું ફરી સીધો પ્રશ્ન ભગવાન સર્વે વ્યાપક છે તો જળ માં પણ ખરો વ્યાપક હોય ને આ જળ વસ્તુમાં હોય તો આપણે હરગાઈએ છીએ રીતે આપણે ખાવાનું કરીએ આપણે હરેટાઈ ના છૂટે આ જળ વસ્તુમાં ભગવાન હોય તો આપણે લાકડું હરગાવવાનું ફાવે ના અને ચૂલો ક્યાં કરવો જળ વસ્તુ ભગવાન હોય સુયો કેવા કરવો સંદાસ કેવા કરવો એટલે સર્વ વ્યાપક નો અર્થ ઘડો હોય ને ઘડો ઓનો ગ્લોબ હોય ને આમ ઘડો ઉપર મૂકી દઈએ તો શું થાય અંધારું થઈ જાય તો વ્યાપક નથી લાઈટ ગળામાં વ્યાપક છે એ ગળા પૂરતું અને આપડે ગળો ભોળી નાખીએ તો રૂમમાં વ્યાપે રૂમની દિવાલ કાઢી નાખે તો બધે બહાર વ્યાપે એ રીતે પ્રકાશ તરીકે વ્યાપક છે એટલે આ ના મારી અંદર ના તે જડમાં પ્રકાશ પ્રકાશ રહ્યો નહીં એટલે પ્રકાશ તરીકે વ્યાપક છે એટલે જળ વસ્તુમાં હોતો નથી ચોથો પ્રશ્ન જળ ચેતન નો તફાવત ચેતન ને મારીએ તો વાગે વાગે કે ચેતન ને વાગે ચેતન ને વાગે જળ ને વાગે ચેતન ને વાગે ચેતન મારી તો વાગે વાગે તો શું કરીએ તો વાગે ચેતન ને તો વાગે ચેતન ને તો વાગે ને કૃષ્ણ ભગવાન કે છે લાલ હજાર ગયા છે અગ્નિ હું બહાર કૃષ્ણ ભગવાન ગપ્પો માર્યું લાગે ને એને લાગે તને લાગે ઘર ગપ્પો મારી તું તો વાઘ વાઘ વાત કરી તો કે દજાય નહીં કે જે વાગે છે જડ વાગે છે દજાય છે એ બધું જડ છે કે શું કે છે કેતન કેવું છે ગીતામાં કીધું હા ગીતામાં કીધું કૃષ્ણ ભગવાન કહ્યું અશોચ્યો દાહ્યો પવન સૂકવી શકતો નથી અને એને પવન વાયુ એને સૂકવી પવન એને સૂકવી શકતો નથી વોટરપ્રૂફ ઘડિયાળે પણ એવા આવે છે પછી લોકો ગભરાઈ ગયા બિચારા આ ઘડિયાળ જેવો હશે આ લોકો નકલ કરી એવો આત્મા નથી સમજ આત્મા પરમાત્મા અને કોઈ કઈ કઈ અસર ના થાય કોઈ પણ પ્રકારની અસર ના થાય જ્યાં દુઃખ દુઃખ કોઈ દુઃખ છે નહીં દુઃખ જેવી કલ્પના જ નથી ત્યાં કશું અડે નહીં સંસાર કોઈ મારવા જેવું તને લાગે આપડે હાથમાં મારવા જઈએ વાગે કોણ વાગે શરીરને વાગે જેને વાગે છે જડ છે બધાય છે વાગે છે ઓપરેશન કરવા પડે છે બધી જળમાં જ ઓપરેશન કરીએ મેં જોયેલું ખરું જળ નિર્જીવ હોય એ જડ કહેવાય નિર્જીવ હોય એ જળ કહેવાય નિર્જીવ હોય એ જળ કહેવાય અને સજીવ હોય તો ચેતન કહેવાય ચેતન અગ્નિ બહાર ને અગ્નિ મૂકવું તારી પર ચેતન છે એટલે અનુભવ તો થાય ને ચેતન છે એટલે અનુભવ થાય ને અસર થાય ને દજાવાય ચેતન ના ચેતન ચેતન ને જો દાદે ચેતન બરફ ની પર પહેલા નાખીએ દેતા હસ્તો નાખીએ તો ગજાય બરફ પોતે સુખ નું ધામ ઉગતું જે અડે તે સુખ્યું થઈ જાય સુખ્યું થઈ જાય એટલે જે દજાય છે જેને લાગે છે એ બધું જળ છે કેમ છે પણ જળ નો પ્રકાર જુદો છે બેટરી માં તેલ હોય છે ને તેલ માં પાવર થયેલો એટલે આપણે કાઢી નાખીએ ને બળી ગયા પાવર હોય તો ચાલુ રહે હા ત્યાં જળ છે પણ આ પાવર વાળું છે જળ કેવું છે ચેતન નો પાવર ભરેલો ચેતન નથી પાવર ભરેલો એ પાવર વપરાઈ જાય એટલે પડી જાય જેમ બેટરી ભરેલી હોય ચાર્જ કરી હોય ચાર્જ કરેલું છે ડિસ્ચાર્જ થયા કરે સદનમાં ચાર ડિસ્ચાર્જ કરે ચાર ડિસ્ચાર્જ છે આત્માની હાજરી થી આપણું કામ કરી જો હવે જોઈ ગઈએ છીએ એટલે ચાર ડિસ્ચાર્જ કહ્યું ને ચાર ડિસ્ચાર્જ છે તને હવે મળી ને ચેતન ખરું પણ પાવર ચેતન કેવું મૂળ ચેતન ને કશું અડે નહીં વાગે નહીં પાવર ચેતન એટલે માનેલું ચેતન કેવું આપણું માનેલું ફળ આપે બધું પૂછ્યું છે હવે આ શરીર એ જળ કેવાય છે એટલે આપણું આ શરીર છે જળ કેવાય છે એ તો જળ પાવર ચેતન રહ્યું ને એટલે અસર થાય શું થાય જેમ પેલી બેટરી પાવર વગરની સેલ હોય અને પાવર વાળી સેલ હોય પાવર વાળી સેલ હોય લાઈટ આપે કે ના આપે અને પાવર વગરની હોય તો તેઓમાંથી પાવર નીકળી જાય એટલે ભાઈ માટે છે તે જે બેટરીઓ મન અત્યારે ગાયન ત્રણ બેટરીઓ છે તેને બેટરીઓ પાવર ભરેલી છે એટલે અજવાળું થાય છે કામ ચાલ્યા કે સંસ્થા ચાલ્યા કે છે પહેરે છે શાદી કરે છે બાપ થાય છે બધું ભરે છે ભણે છે કલેક્ટર થાય છે બધું પાવર ચેતન અને પછી એ પાવર ચેતન ખરાબ થઈ જાય એટલે એના માટે પછી આપણા લોકો સુવાઈ લઈ જાય છે માન કે રેલવે સ્ટેશન ત્યાં લટકાઈ માન ભેર આમાં લાકડા ચા શંકા પડે ના પડે લાકડા તો થયું જે ભગવાન છે તો અમે ભગવાન શું બાળું બહાર સિક્કો નહીં જોણો स्कंद में चेतन है इसमें चेतन इसलिए એવું કે છે થાંભલો માહિતી ભગવાન ભગવાન નીકળ્યા ભગવાન કરાવે છે આ દીધી છે મૂળ તો ભ્રમિત થયેલા હતા અને એને વિભ્રમ કર્યા લોકો પછી રચા થાય પબ્લિક તો બિચારી શું કરે પણ લાલતું એટલે આ છેતરાય છે લાલ લાલતું નથી નહીં છેતરાતા મેં જોયું કોઈ થોડો આવેલો અહીંયા આગળ કેટલા વખત આવ્યો બે વખત નથી વિભ્રમતા નહીં દિલીપ પ્રજાપતિ સાતમો નંબર અને કૃપા નો ભેદ શું છે સુધી મારીને સર્વ સુધી દયા હોય ત્યાં સુધી કરુણા ના અપાય કૃપા હોય કૃપા કરુણા ના અપાય દયા દયા દયાનો અમલ થાય ત્યારે આપણને પેલું દુઃખ થાય આપણું દુઃખ પોતાને દુઃખ થાય કોઈ પણ વસ્તુ પર દયા થાય ને તો પેલું પેસાર જ દુઃખ થાય અને દુઃખ મટાડવા માટે ઉપાય કરવો એનું નામ દયા અને કરુણા એટલે શું સામાન્ય ભાઈ લાગણી પર કરુણા બકરા ઉપર કરુણા શું કહ્યું કસાઈ પર કરુણા ધોલેશ્વર ઉપર કરુણા ચોર ઉપર કરુણા પોલીસ ઉપર કરુણા કરુણામાં ભેદ ના હોય કરુણા મૂળ વસ્તુ જુએ છે શું જુએ છે મૂળ વસ્તુ જુએ છે કરુણા તત્વદ્રષ્ટિ છે કરુણા દયા બાહ્ય દ્રષ્ટિ છે એટલે કરોડા તત્વદર્શી છે એટલે ત્યાં આગળ કોઈના ઉપર એવું આમ નલાયક છે અભિપ્રાય જ નહીં અભિપ્રાય ખરાબ થઈ ગયેલા તત્વદર્શી પર આવ્યો એટલે અભિપ્રાય બંધ અભિપ્રાય બંધ થયો એટલે મન બંધ થઈ ગયું મન બંધ થઈ ગયું એટલે સંસાર બંધ થઈ ગયો opinion is the father of mind and language is the mother of mind અભિપ્રાય બંધ એટલે તથા દ્રષ્ટિ વાળાને અને ખરેખર ખરે તત્વ દ્રષ્ટિ પણ લોકોને સમજાય કેવી રીતે સમજાય ચેતન વાગે ખરું હા અંદર ના ચેતન સી રીતે વાગે અંદર ના ચેતન સી રીતે વાગે ના બાંધણ લોખા બાંધ પણ ચેતન જેને કહેવામાં આવે છે એને લાગે દજાય કરો લાગે છે કોને લાગે અહંકાર ને લાગે પ્રતિષ્ઠિત ચેતન પ્રતિષ્ઠિત ચેતન પ્રતિષ્ઠિત ચેતન ને વાગે આરોપિત ભાવ પાવર આત્મા છે કેવો છે આત્માની હાજરીથી જે તેલ ભરેલા કાયાના ત્રણ તેલ એ ભરેલાના આધારે લાઈટ થઈને આખો સંસાર ચાલુ થાય એ જયારે પાવર ખલાસ થઈ જાય ત્યારે પડી જાય આ બેટરી નો પાવર ખલાસ પાવર ખલાસ થયેલા જોયેલા છે નહીં જોયેલા ચાલતી ચાલતી બગડે છે ને અને કૃપા દયાળુ માણસ એ કૃપા પણ એની કૃપા અહંકારી કૃપા હોય કેવી હોય અને કરુણાવાળ ની કૃપા કરનાર ને પુણ્ય બંધાય નહી પોતે બંધન માં આવે નહીં અને પેલાનું કલ્યાણ કરે એ કરુણા ની કૃપા અને દયા ની કૃપા પોતે બંધન માં આવી ને કૃપા કરે પોતાને પુણ્ય બંધાય કેટલું લાગણી નું તત્વ માં હોય તે કૃપામાં કેટલું અહંકારી છે ત્યાં સુધી લાગણી ઉપરની કૃપા કરુણા વાળાની કૃપા લાગણી નહીં કૃપા દયા દે દે કરુણા દે દે દયા દે દે દયા દે દે કૃપા લાગણી બાકી કરુણા લાગણી ના લાગણી એટલે ઇમોશનલ પણ અને ઇમોશનલ હોય ત્યાં સુધી બુદ્ધિ હોય એ પ્રશ્ન પૂરો થયો છે બીજો પ્રશ્ન વિનય અને પરમ વિનય નય વિનય ને પરમ વિનય દરેક વ્યૂ પોઈન્ટ ને નય કહેવામાં આવે છે વ્યૂ પોઈન્ટ વ્યૂ પોઈન્ટ ને અમુક વ્યૂ પોઈન્ટ થી જોયું નયના બે ભાગ એક વ્યવહાર વ્યૂ પોઈન્ટ થી નય જોઈ શકાય તો ભૂતગલ દેખાય અને નિશ્ચય રિલે રિયલ વ્યૂ પોઈન્ટ થી આત્મા દેખાય એ નૈના બે ભાગ નય નો થયો પછી વિનય વિનય આ ભાગ વિનય આ વિનય આપણા દેશમાં શબ્દ જુદો છે એ અહંકારી વિનય અને આ વિનય બંને જુદું જ રાખે વિનય પરમ વિનય એટલે પોતે અહીંયા અભેદ સ્વરૂપે જોવું જગત તત્વ દ્રષ્ટિથી પોતે અભેદ કરું છું બહારની દ્રષ્ટિ કારણ બહાર બહાર ચેતન છે જ નહીં જે અહંકારી આત્મા છે જે પ્રતિષ્ઠિત આત્મા ચેતન છે જ નહીં મૂળ ચેતન મૂળ ચેતન છે નહીં એટલે પાવર ચેતન છે એટલે પૂતળો જ છે એક જાતનો પાવર ભરેલો કેવા પાવર જ એવું જાણતો હોય તેને જ બહુ રડવું આવે કે જીવતો ભરી ગયો એને બહુ રડવું ના આવે હા રડવું કેવું આવે આ મારે છે એટલે આ પરમ વિનય થી મોક્ષ આપણો પરમ વિનય રૂપ બે પ્રશ્ન છે એવો એક દાદા આપણા ભ્રમ વિશે ની વાત થઈ ને ભ્રમ વિભ્રમ અને સંભ્રમ એ ત્રણ માં શું ભેદ છે ભ્રમ વિભ્રમ અને સંભ્રમ સમજે ત્યારે વધારે પડતો હિન્દુસ્તાન નો પ્રેસિડેન્ટ છે બોલે એટલે આપણે એમ લાગે કે ચાલો અમને ભ્રમ થયેલો લાગે ભ્રમ એ રીતે આપડે લોકો પોતાનું મૂળ સ્વરૂપનું આ મોહના દારૂથી મોહ મૂળ સ્વરૂપ હોય ગયું આ મારા સસરા આ મારા તદ્દન સત્ય જ માને જેમ પેલો દાવડો માણસ સત્ય માને તે થઈ ગયું એ રીતે તદ્દન સત્ય માને રડીએ રડતી રડવાના ટાઈમે રડીએ છીએ હસવાના ટાઈમે હસે છે તો પછી રડ્યા પછી હસ ચુકા માને તો ના રડવાના હોસ્પિટલ મૂકવા પડે કારણ કે આ સંસારનો જે ન્યાય છે ને એ ન્યાય ના વિરુદ્ધ વર્તન કરે આ લોકો બધા કે ના રેગ્યુલર હોય તો એવું નામ પડે પણ અહીંયા આગળ ગણાવીને મળે આ ઉભી આમ આમ કર્યા કરતો એટલે આપડે બધા આવ્યો એટલે એના માટે હોસ્પિટલ શું થયું છે એટલે મેં બેતાલીસ સાલમાં કહ્યું છે મારા મિત્ર ને કહેતો હતો કે આ જગત કન્વર્જન કન્વર્ટ થઈ રહ્યું છે કન્વર્જન થઈ રહ્યું છે મેન્ટલ હોસ્પિટલમાં થઈ રહ્યું છે ધીમે ધીમે મેન્ટલ હોસ્પિટલ થઈ ઉભું રહેશે આજે કારણ ભાન ખોવા માંડતું લોકોએ અને ભ્રમ હતા ને એ ભ્રમ નો હતો ભ્રમમાં ન્યાય હોય છે બધું હોય વિવેક હોય છે બધું ભ્રમને પોતાનું બધું નિયમો ઘડેલા હોય છે લો બુકો હોય છે બધું હોય છે પણ પેલા વિભ્રમમાં લો બુક એને એમ કશું નહીં તો આ લઈને મારો કહ્યું કાળ વગર એ વિભ્રમતા કહેવાય અત્યારે વિભ્રમતા બધી કરી લોકોએ લોકોનો પૂર્ણ એવો હો કે એમને શીખવાડ ના રહેવા મળે પણ ગમે ત્યારે શું વિભ્રમતા દેખાય છે તો તો ભાઈ અને સંભ્રમ શબ્દ તમે મારો પરિચય નથી આવેલો ખાસ બહુ એ તમારું ત્યાં આગળ છે કોલેજમાં છે લાગે છે એટલે શંકા ભ્રમ વિભ્રમ શંકા આ શંકા છે ને આ દુનિયામાં કોઈ ચીજ જો કદી કોઈ પણ રીતે લેવી ન હોય તો શંકા મૂળ સંશય તમામ દુઃખોનું મૂળ દુઃખ આ શંકા એટલે અમે તો શીખવાડતો થયેલો છે કોઈ શંકા કોઈને એ કે શંકા ઉભી થઈને મને કહે શંકા જરૂર દુખાય ફેંકી દેવાય શંકા રાખવા જેવું નથી શંકા રાખવા જેવું શંકા થી માણસ ખરાશ કોઈ પણ સ્થિતિમાં શંકા નથી જે થવા શંકા તો નહીં જાય સરકાર આપવાથી ઘટતું નથી જે સ્થિતિ બનાવે છે શંકા રાખવાથી ઘટતું નથી વધે છે ઉડતું શું થાય શંકા પછી એમાંથી વેમ ને એવા ત્યાં બધા જાતના રોગ ઉભા થાય શંકા પછી પાછ વેમ નો રોગ ઉભો થાય ત્યાં બેન સાથે કોલેજમાં જતી હોય ને ત્યાં પછી ઊંચો ઊંચો કર્યા કરે બહુ કરતા આમ કરે છે એ વ્યાયામ પડે મિલને પૂરકમાં આ દુનિયા કઈ તારા બાપની છે તારે બગડી જાય તો શું કરું કે છે પણ આપણે શંકા તે શું શંકા કરવા સુધરશે નહીં તું એની જોડે સારી સારી વાતોથી તો કર તું એની મિત્રાચારી કરે શું એને આનંદ થાય એ વાતો કરે મિત્રાચારી કરે બીજા ઉપાય કરે શંકા થી તો મહાદુખ પછી એ જ માણસને છોકરી રાતે ઘેર નથી આવતી રાતે બાર વાગે આવે એક વાગે આવે એ મોડા કાઢે કરતો હતો મને કે છે કાઢી કરી આપતો મારા ઘરમાં નહીં ગાડી આવું કે મારા બાપ થી ને આ શું કરી દે કોણ થતો છે રાત્રે ક્યાં આશરો લેશે હા આવું કર્યું ત્યાં શું કરવું કરવાનું હતું આઈ બા બેન બેસ કે આવું બેન પટાય ગયું હોવાય દઈએ શું કરું હવે ને ખોટ તો જાય વધવા મારી છે લાખો રૂપિયાની પણ જેમાં ઓછી જાય એવું કરીએ મારે વધી જાય એવું કહીએ ખોટ તો જવા જ મારી છે એનો ઉપાય એવો હોય ને પછી સમજી ગયો પછી બોલાવી કોણ રાખે પછી લોકો કઈ ને કઈ પછી ખરાબ થઈ ગઈ એ છોકરી ધતું જોયું તું વડ વડ મળ્યું લાચારી નો લાચારી નો થાય શું થાય રાત્રે એ કઈ કેવી લાચારી અનુભવ અને આ કલયુગ નો મામલો જરા વિચારતો જરા શું કે ભાનુબેન ખરા છો કે તમે કશું બોલતા નહીં કઈક હોવ અમારે પણ આવજો આવું જેને કે અંતર ચુકાવ અમારે પણ આવજો અમે તમે સ્વામી કહીએ ખોટ જાય છે એ તો જાય છે આ જવા મારી છે કેટલી અટકે છે એ કરે છે સુધારી શકાય છે બધું કરી શકાય છે જો આ તો પોતાના ધંધા કરવા છે લાખો કમાવા છે અને દુર્લક્ષ એવું છે પછી બીજું થાય છોડીઓ પાસે તો ધ્યાન રાખવું છે છોડીઓ પાસે છોકરા પાસે સંસ્કાર આપણે આપવાનો છે એ દિન મારે પુસ્તકમાં હાર્ડ શબ્દ વાપરવા પડ્યા અનસર્ટિફાઈડ ફાધર અનસર્ટિફાઈડ મધર તેમ લખવું પડ્યું શું કહ્યું આવું હાર્ડ લખાય ને તો શું થાય આવું બિલકુલ કોઈ જન છે જવાબદારી છે વડાપ્રધાન ને એટલી જવાબદારી છે આપણા ઘરમાં સંસ્કાર આપવા જોઈએ અને તો આપણી જવાબદારી છે એનું ફળ આપણને મળે છે તમારા થી છોકરો અવરે રસ્તે નહીં એક બેંક નો મેનેજર કે છે દાદાજી હું તો કોઈ દાડો ભાઈ ને કે છોકરો ને છોડ્યું એક અક્ષરે ભૂલ્યો નથી કે આ ગમે તે ભૂલો કરે ગમે તે બોલવાનું એના જોડે દાદાજી મને એવું પાઘડી કરાય છે સરસ એ શું અને મને રીત ચડી ખૂબ ચડી પડે તમને કોને તમને છોડ્યો આ છોકરા હાથ હતા એ તો ગભરાઈ ગયો વિચારો પ્યાલો ફૂટી જાય એનું વઢવાનું નથી પણ પ્યાલો ફૂટે એના હાથ ફૂટે એટલે કેમ ધકમક કર્યા કરું છું ધીમે ધીમે ચાલ ટકોર તો કરવી જ જોઈએ નહીં પછી દરેક બાબત ટકોર તો હોવી જ જોઈએ આમ થામતા ખોટું થાય નહીં આમ નહીં ચાલે પછી ચલાવી લેવું પડે પણ પેલું આમ બોલવું આપણે શું એ એમ ના કાઢી જાય કે આમ કરું છું એ બધું બરોબર તમે કેમ લાગે બરાબર છે દાદા આમાં તો એવું છે આપણા ભારતીય સંસ્કારો એમ કે છે you may break the glass but you you shall replace it એટલે કે આપણી ભારતીય સંસ્કૃતિમાં તો એવું કે છે કે તમે ગ્લાસ તોડી તોડો પણ કે છે કે એને પાછું બીજું રિપ્લેસ કરો કરો એમ કાચનો પ્યાલો તોડી નાખો પણ એને પાછો બીજો રિપ્લેસ કરો એમ તોડી શકો એમ તોડવાનું ભાન થવું જોઈએ પણ તમને એ તોડ્યું એનું ભાન થવું જોઈએ હા એટલે બીજો રિપ્લેસ થઈ ગયો બરાબર છે ના એટલે આપણે એને સમજભાઈ કે ખોટું થયું એ અમને ખ્યાલમાં આવવું જોઈએ બીજું કશું તો એ બધું શું માની રહે હું કરું છું એ બધું ખરું કરું છું માની રહે છે એટલે હવે રસ્તે તમને કેમ લાગે છે હવે રસ્તે ચડી ગયા એટલે બધાને કહી દેવું છે હવે આ બધા મારી જોડે રહે ને એ બધાને વળવાનું હું ના હું શું બધા હાથમાં બગાડું શું મારા હાથમાં બગડી જવાનું મારામાં જોખમદારી પણ દાદા આ જમાનામાં બધા એમ સમજે છે મારે શું મારે શું એ તો એવું માણસ બોલે નહી બહુ જોખમ કહેવાય મારે શું બોલાય જ કેમ બોલે તો થવા મારે કોઈ ગમે તે પરિસ્થિતિમાં આવ્યો અરે હમણાં બહાર નીકળવાનું થયા અમારે કુટુંબના એક બાઈ વખત થઈ ગઈ કે તમારે કે દાદાજી તમને જાણવા માટે જાહેરાત શું કે છે અને બીજો